એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુમિત્રા આવી છે અને આમ અમેરિકામાં બેઠા બેઠા નિયાઝભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો હો સાંભળો સાંભળો મારા નાના નાના ભૂલકાઓ આજે હું તમને રમણલાલ સોનીની વાર્તા કહેવાનો છું આ વાર્તાનું નામ છે લાડુની જાત્રા <laughs> તમે લાડવા ખાધા છે ને લાડુભાઈ હા સાંભળો એક ઘર હતું ઘરમાં ઘીથી તસતસતા લાડુની કથરોટ ભરેલી હતી હો ભાઈ આ લાડુનું વાસણ ભરેલું હતું કથરોટ હોય ને આ મમ્મી લોટ એમાં મસળે કથરોટમાં ઘીથી તસતસતા લાડુની કથરોટ ભરેલી હતી એટલે ઘર ધણીનો છોકરો કે બાપા મને લાડુ બાપા કે આજની રાત ઠરવા દે કાલે સવારે ખાજે છોકરો કે હું બે લાડુ ખાઈશ બાપા કે બે શું કરવા બધા ખાજે ને છોકરો કે હું બધા લાડુ ખાઈ જવાનો બધા લાડુ ખાઈ જવાનો કથરોટમાં પડેલા લાડુ આ વાતચીત સાંભળતા હતા હો એક લાડુએ કહ્યું ચાલો આપણે નાસી જઈએ ભાગો પણ બીજા લાડુઓને એની વાત ગમી નહીં ભાઈ તેમણે કહ્યું થાય તે ખરું અમે તો અહીં જ રહીશું આ કથરોટ બહુ મજાની છે પેલા લાડુએ કહ્યું તો તમે રહો ને રૂવો હું જાઉં છું તમને ખાઈ જશે આમ કહીને તો દળદળ દળદળ ચાલી નીકળો કથરોટ મેલી ઓરડો મેલો ઘર મેલું બધું છોડીને ચાલ્યો આંગણું મેલું અને ફળિયામાં આવી પહોંચ્યો ફળિયામાં એક કૂતરો સૂતો હતો લાડુને જોઈને એણે કહ્યું હે લાડુ અહીં આવ વાવ લાડુ એની સામે જઈને ઊભો પછી કે શું કામ છે કૂતરાએ કહ્યું મને ભૂખ લાગી છે લાડુ કે ભૂખ લાગી તો ભલે લાગી એમાં હું શું કરું કૂતરો કે હું તને ખા લાડુ કે તો હું સામે થાવ જાણે છે હું કોણ છું તે મારું નામ લાડુ તારા મો પર ઝાડું આમ કહીને એણે તો જોરથી એક લાફો કૂતરાના મોં પર લગાવી દીધો હો ભાઈ અને કૂતરો તો દૂર ચાટતો થઈ ગયો એમ કરવા માંડ્યો હતો પછી તો લાડુ હસતો હસતો આગળ ચાલ્યો ફળ્યું મૂક્યું ગામ મૂક્યું અને એ તો વનમાં આવી પહોંચ્યો વનમાં એને એક શિયાળ મળ્યો શિયાળે લાડુને જોઈને કહ્યું એ રાજમાન રાજેશ્રી લાડુ તમને જોઈ મને બહુ આનંદ થાય છે લાડુએ કહ્યું પણ તમને જોઈને મને આનંદ નથી થતો શિયાળ કે તમને જોઈ મને ભૂખ લાગે છે લાડુએ કહ્યું તમને જોઈ મારી ભૂખ ઉડી જાય છે શિયાળ કે હું તને ખાઉં લાડુ કે તો હું સામે થાવ જાણે છે હું કોણ છું તે મારું નામ લાડુ તારા મો પર ઝાડુ આમ કહીને એણે તો જોરથી એક લાફો શિયાળના ડાચા પર લગાવી દીધો શિયાળ ચાર ગલોટિયા ખાઈ ગયો ભાઈ પછી જ હસતો હસતો લાડુ આગળ ચાલ્યો જતા જતા એને એક વરુ મળ્યો વરુ કે આવો મિસ્ટર લાડુ હું આ વનનો માલિક છું લાવો મારું ભાડું લાડુ કે હું કોઈને ભાડું નથી ભરતો વરુ કે તો હું તને ખાઉં લાડુએ તો ગુસ્સે થઈને કહ્યું તો હું સામો થાવ જાણે છે હું કોણ છું તે મારું નામ લાડુ તારા મો પર ઝાડું આમ કહીને એણે હાથ વીંજીને વરુના માથા પર એવો ગુમ્મો લગાવી દીધો કે વરુ તો ઓ બાપા કરીને ત્યાં ને ત્યાં બેસી પડ્યો લાડુ તો ખડખડ હસતો હસતો આગળ ચાલ્યો થોડે ગયા પછી એને મળ્યો વાઘ લાડુને જોઈને વાઘે કહ્યું એ લાડુ સલામ આલેકમ લાડુએ કહ્યું આલે ગુમ જલામ વાઘે કહ્યું ઘણા દિવસે મળ્યા લાડુ કે પહેલી જ વખત મળ્યા વાઘ કે તારા શરીરમાંથી સુગંધ આવે છે લાડુ કે તારા શરીરમાંથી વાસ નીકળે છે દુર્ગંધ આવે છે વાઘ કે હું તને ખાવ લાડુ કે તો હું સામો થાવ જાણે છે હું કોણ છું તે મારું નામ લાડુ તારા મો પર જાડુ આમ કહીને એણે કૂદીને વાઘના ડાચા પર એવી એક લાટ લગાવી દીધી કે વાઘનું મોં ફરી ગયું અને એ તો ગોથું ખાઈને પડી ગયો ભાઈ ભાઈઓ <laughs> ખડખડ ખડખડ હસતો લાડુ આગળ ચાલ્યો સવાર થઈ હતી સૂરજ ઉગતો હતો એક માણસ નાય ધોઈને નદી કિનારે પૂજા કરવા બેઠો હતો પૂજા કરતા કરતા એને લાડુ ન જોયો ઘીથી તસતસતા ગોળ મટોળ લાડુને જોઈ એણે બૂમ પાડી પધારો પધારો મહાશય પધારો લાડુ મહારાજ લાડુ એની સામે આવીને ઊભો પેલા માણસે કહ્યું આ આસન પર બિરાજો લાડુ માણસે બતાવેલા આસન ઉપર બેઠો એને થયું વાહ માણસ મને કેવું માન આપે છે તે આપે જ ને હું કઈ જેવી તેવી ચીજ છું લાડુ છું કૂતરો શિયાળ વરુ ને વાઘ જેવાને મેં દૂર ચાટતા કરી નાખ્યા છે લાડુ છું લાડુ પછી માણસે કહ્યું મહાશય આપ ક્યાં પધારો છો ક્યાં જાઓ છો લાડુ કે જાત્રાએ જાઉં છું દેશ જોવા નીકળો છું પેલો માણસ કે બરાબર છે જીવ્યા કરતા તો જોયું ભલું લાડુ તો ખુશ ખુશ થઈ ગયો એને માણસ ગમી ગયો થોડી વાર પછી લાડુએ માણસની ઊંચી ફાંદ જોયો મહારાજ તમારી પાસે આ કોઠી શાની છે માણસ કે એ તો તિજોરી છે લાડુએ નવાઈ પામીને પૂછ્યું તિજોરી છે શું રાખો છો આ તિજોરીમાં માણસે કહ્યું ઘી દૂધ મીઠાઈ લાડુએ કહ્યું ઓહો ત્યારે તો એ જોવા જેવી તિજોરી હશે વાહ ભાઈ વાહ માણસ કે જોવા જેવી તો છે લાડુએ વિચાર કરીને કહ્યું હો ત્યારે તો જીવ્યા કરતા જોયું ભલું પણ એ તિજોરીનું બારણું કેમ દેખાતું નથી હે ભાઈ માણસે કહ્યું બારણું છે પણ ગમે તેની આગળ હું એ ઉઘાડતો નથી લાયક માણસ મળે તો ઉઘાડું છું ભાઈ લાડુનું મોં પડી ગયું હું લાયક નથી માણસ કે અરર એ શું બોલ્યા તમે લાયક નથી એવું કહેનારની જીભ કાપું હમણાં અહીં થઈને એક ભાખરો ગયો બે ઢેબરા ગયા ચાર રોટલી ગઈ ચૌદ પૂરી ગઈ પણ કોઈને મેં બોલાવી નહીં એ બધાએ મને પગે લાગીને કહ્યું પણ કોઈને મેં આસન દીધું નહીં આ તમે આવ્યા કે તમારું મોં જોઈને હું તરત સમજી ગયો કે આ લાયક છે આનું નામ લાડુ કે લાડુ માણસે કહ્યું હા લાડુ સરસ નામ છે ખરેખર તમારા દર્શનથી હું તો પાવન થયો છું લાડુ કે તો મને તમારી તિજોરી જરી દેખાડો ને માણસે કહ્યું દેખાડું હમણાં દેખાડું લો બેસી જાઓ આ થાળીમાં લાડુ તો આસન પરથી ઉઠીને થાળીમાં બેઠો એટલે પેલો માણસ કે ના ના મારા હાથમાં બેસો લાડુ થાળીમાંથી માણસના હાથમાં જઈ બેઠો પેલા માણસે કહ્યું ના ના અહીં મારા મોંમાં બેસી જાઓ એ મારી તિજોરીનું બારણું છે આમ કહીને માણસે મોં ફાડ્યું લાડુ સમજો કે માણસની તિજોરીનું બારણું ઉગડું જપ દઈને કૂદકો મારી અને માણસના હાથમાંથી મોંમાં જઈને પડ્યો તરત માણસે મોં બંધ કરી દીધું લાડુ સડ સડાટ કરતો એના પેટમાં ઉતરી પડ્યો પછી માણસે બાજુમાં મૂકેલા લોટામાંથી પાણી પીધું અને હાશ કરી અને ફાંદ પર હાથ ફેરવો લાડુ પેટમાં પચી ગયો એની જાત્રા પૂરી થઈ ગઈ ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે બીજી વાર્તા કહીશો ભાઈ આવજો